પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંવત બે હજાર ચાલીસ ના વધી પડવાને ગુરુવાર તારીખ ઓગણીસ એક ચોર્યાસી વરદાન નું અઢારમું વચનામૃતમ શરૂ પછી માં શ્રદ્ધા દાખલ કરવી જાય ત્યાર પછી આ મેળા લાય ભણે નહીં અને સ્થિર થઈને કોઈ ક્રિયા કોઈ ન કરે ભાગ્ય કોક નીકળશે બાકી દોડાયેલું નીકળશે અને બીજા એસે હું સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સંવત અઢારસો બ્યાસી ના મહાસુદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે સંધ્યા આરતી થયા કેડે શ્રી લક્ષ્મીનારાયણ ના મંડપ માં ગાદી તક્યા નંખાવીને વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર નું ધારણ કર્યું હતું ને પોતાની ચારે કોરે મંડપ ને ઉપર તથા હેઠે પરમહંસ તથા સર્વે પરમહંસ સર્વે તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો એ તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે સત્સંગી હોય તેને અવશ્યપણે શીખી વાર્તા જાણી જોઈએ કેમ તેને તેને કોઈ પૂછે અથવા પોતાના મનમાં કઈક ઉતર્ક થઈ આવે ત્યારે તો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય એ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા છે જો એનો ઉત્તર અમે જ કરીએ છીએ એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ તે કેવી રીતે આમાં બધું શીખવાડી દીધું કઈ તો પેલી ગુરુ પરંપરા બતાવશે પછી ઉત્તમ ગુરુ પરંપરા નારાયણ થી લેવાતી છે ને સંપ્રદાય ની દ્રષ્ટિએ ઈશ્વરને માનનારા ઈશ્વરને માનનારા એ સાંપ્રદાયિક જ કહેવાય પછી એને ખબર ન હોય હું સાંપ્રદાયિક કહેવા નથી કહેવાતો કારણ કે એવું ક્યાંય અને ક્યાંય જોવા મળતું નથી સરવાળે નારાયણ ના દે કારણ કે નારાયણ પાસે જ આવું છે નારાયણ જો છૂટ્યા તો એ સંપ્રદાય કહેવાતો હોય તો એ રખડ્યો નારાયણ ને ન પાડે ઈષ્ટ નારાયણ થવા દે ત્યાં છેડો અડવો છે આ અજવાળું કરીને અહીં બેઠા છે પણ આનો છેડો થયો ધુવારણ જઈને અડ્યો અહીંયા અહીંયા અજવાળું કરે અજવાળું ક્યાંથી કરે નારાયણ સિવાય કોઈ દે અજવાળું ન લાઈન માં પાછો રસ્તામાં જ્યાં બગાડ થઈ જાય તો પાછું અજવાળું ન કરે ત્યાં લાઈન માં બગાડ થાય એટલે પરંપરા કીધી શુદ્ધ પરંપરા હા તે અડાવળો ખસો તો લાઈન બગડી ગઈ લાઈન બગડી બોલો આ બધાને આની સમજવાની તીવ્રતા હશે ને બધા બધા પરંપરા મોટા મના મહિના કહું છે જેમ મોટા છે એમ જાણીએ એને બસ એક મગજમાં ઉતરી ગયો મેં બરાબર જાણી લીધું એટલે શું છે એ એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી પરમ ગુરુ તમને જ પૂછું આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એટલે શું આવડા નગ્નો પૂછાય એટલે એકાદશ સ્કંદ માં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી ને જ્ઞાન દીધું છે એ જ્ઞાન અને ઉદ્ધવજી જે રીતે વર્તતા હતા એમાં મુખ્ય ભાવ ભગવાન ને વિશે સેવક ભાવ હતો એ સેવક ભાવ અને એ જ્ઞાન એ જળવાય રે એવી એની રીત ભાતો બધી છે ઉપાસના અને જેમ ગુરુ ગોતવા છે ગુરુ કરવાના નથી ગુરુ ગોતવાના પણ ગોતીને કોઈ કરે ગુરુ આ મનમાં જરા ઠીક આવી ગયું હરકે હરકું બેસી ગયું ગુરુના લક્ષણો કેટલા શાસ્ત્રોમાં આપેલા ગુરુના હો સાધુના ને ગુરુ કરવો હોય તો ગુરુ આવવો જોઈએ શાસ્ત્રો વાળા એ કોઈ કઈ બાકી રહી સાધુ કરતા તો વધારે સાધુ કરતા જબરું કારણ કે સાધુ તો પોતે થયો એ સારી વાત છે અને એ ગુણ ગ્રહણ કરે તો પાછો ગુરુ એ થાય પણ ગુરુ તો ગોતવા છે ગુરુ કરવાની ચીજ નથી એમ શિક્ષક નું કહું છું ને શિક્ષક બનતો નથી શિક્ષક જન્મે છે એ જન્મથી જ શિક્ષક હોય માયલો જાય ને તેની આંખે બધું દેખાતું એ આ કેમ કામ કરે એ આ કેમ આમ કરે એ ભાઈ ગુરુ થાય એ શિક્ષક થાય આ છોકરા રમતા હોય કઈ કઈ તો મારા ક્લાસ ના ક્યાં બોલા ક્લાસ ના એ તો બધી શિક્ષક કહેવાતું હોય શિક્ષક નો ધર્મ તો શિક્ષા આપવી એનો ઉપદેશ આપવો એને લાઈને ચડાવવો એવા શિક્ષક ફળો ક્યાંથી મળે એ જન્મે છે જન્મ થી જ એની ટેવ હોય જન્મે છે એનો અર્થ શું જન્મો ત્યાંથી જ રહેવાય ને કે ભાઈ આમ જેમ કરે છે આમ જેમ કરે છે એને રાત્રે દિવસ એને અટકાવે ભૂલ જ દેખાય અહીં શિક્ષક બનાવે કઈ બોલો આપણને ખબર છે મારો સાધુ કોણ કઈ ન બોલે આમ હેલા જાય આ કળિયુગ ને આવું છે જો આવા દાદા નો આવે તો કળિયુગ ઘરે ક્યાંથી પાછો એટલે તો કળિયુગ ના ઉપકારકો છે કળિયુગ ની ઉપર મોટી મહેરબાની આવા બોલવાની એટલે ઓલા ને અહીંથી ઘરી જતો હાલે અહીંથી ઘરી જતો હાલે અહીંથી ઘરી જતો હાલે હાલે તને કોઈ ઓપ્શન હું કહું ને કે <laughs> જોશુભાઈ ના ગુરુ થાય છે એકાદો ગુણ હોય છે પછી એ ગુણ ને પ્રધાન લઈને ગુરુ થઈ જાય અરે પણ એટલાથી ગુરુ કહેવાતો છે ગુરુના લક્ષણો તો કેટલા ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બે અસાધારણ પછી પોતે જ બોલ્યા છે લો એનો ઉત્તર અમે જ કરીએ છીએ છે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા અને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્ર ને વિશે સ્વપ્ન માં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષા ને પામ્યા માટે રામાનંદ સ્વામી ના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને તે રામાનંદ સ્વામી ના શિષ્ય અમે છીએ એવી રીતે ગુરુ પરંપરા જાણવી નજીક ને બતાવી અને અમે અમારા ધર્મ કુળ નું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણ રૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા ન કહ્યું બીજા નાના ન કહ્યું દ્રષ્ટિ જનક વિદેહી ની માથે માટે હા એમના એ જીવનમાં વિહિત ભોગ સંકોચ આદર્શ એ ભ્રષ્ટા શબ્દો માટે છે એ ગ્રહસ્થ ધર્મ એ તો શબ્દાર્થ આપણે કરીએ દેખાડવો જોઈએ ને બોલો છે દૈવોલ વિહિત હોગ સંતો ધાતુ કેવાય વળ્યું પાછા હોય ગયા તપ તો શરીર કમતું હોય તો કરે કોઈ મહત્તા છે વિહિત હોગ સંકોચ ની અભિમાની થઈ જાય ધાણાપણા કરીએ છીએ એ બધું હોય છતાં પણ એને મર્યાદા પ્રમાણે એમાંથી સંકોચ આપણે ત્યાગી માં જોયું ને દાદા આપવા કરે દેખાય ખરેખર તપસ્વી છું હે એ અમને હાવ દાખ આવે મારી હવે બીજાનું માય ગાંગલી શરીર હોય એવડો અપવા કરે એટલે એ નાનો આવડો મોટો એમ ને એ ગ્રસ્તાશ્રમીઓ માટે ગ્રસ્તાશ્રમે પરિણા એટલે હું ઋષિ માર્ગે છૂટો થઈ ગયો છે શાસ્ત્રમાં એને ગ્રસ્ત જ ગયો નથી ગ્રસ્ત તો સંકોચ છે પરણે છે ત્યાં અગ્નિ પ્રગટાવે બ્રાહ્મણ આવે બ્રાહ્મણ ની સાક્ષીએ અગ્નિ ની સાક્ષીએ વેદ ની સાક્ષીએ મંત્રો ની અને ત્યાં વેદ ભોગ સંકોચના જ મંત્રો ભણાય છે અત્યારે જો કઈ બ્રાહ્મણ ને આવડતા ન હોય અને કોક જાણતો હોય તો બોલે પણ તો અર્થ જાણતો ન હોય પુરાવો એક તો બંધનમાં આવ્યા પરિણા એટલે શું પરિણા એટલે બંધન માં આવ્યા આવડા માને તો છૂટા થયા હવે ડામણ નીકળી ગયા મંદ વૈરાગ્ય ને જાગ્રત કરવા માટે તીવ્ર જવા માટે છે મંદ વૈરાગ્ય માંથી તીવ્ર વૈરાગ પ્રગટાવવા માટે છે પણ હવે ઈ આવડા ગ્રસ્ત ગયા આમ છે આ જુવાની આના જાણે ગયે આપડે છૂટા થઈ ગયા બીજો એનો અનર્થ કહું પાછો ઈવડા ઈ છૂટા થઈ જાય તમે ભેગા સમી તમારામાં જરા કચાશ હોય એના કરતા તો આપડે હારા છે શું શું કહે એના કરતા હારા લગભગ તમારે બધા માનતા હોય આપડે ભેળા રહેતા હોય એના કરતા આપડે હારા છે એને મળન દોર મળી ગયો છૂટું થઈ ગયું જગત આખામાં છૂટા થયા જાણે છૂટા થાય કેવા કેવાય રેડિયા ઢોર એ ઘરધણી છે રેડિયા ઢોર માં ખબર એ ધણિયાતા ઢોરમાં ન ખપે અને મંત્રો પછી હું કે હલો પાણી ગ્રહણ હાથ ગ્રહણ એને ગમડે હાથ ગ્રહણ ખરું એટલે આવડા ઓલા જાય ઓલા લીએ નોંધ રાખે ના કરે ને બધું ખરું અને આવડા પરણનાર બે મકલાતા હોય હવે આપણે છૂટા થઈ ગયા છૂટા થઈ ગયા એટલે નીકળી ગયા ને છૂટા ગયા એટલે દામણ નીકળી ગયા દામણ હોય ત્યાં તો આડાવડું જોવાય એટલે ગમે ત્યાં જાય એટલે એમના ગ્રસ્ત આ કળયુગમાં એ ગ્રસ્તા સમજાવ પણ નહીં તો પરિણાવવાના મંત્રમાં વિહિત ભોગ સંકોચ સામાન્ય ઈશ્વરી સૃષ્ટિનો નિયમ છે પુરુષ માત્ર નું મન ક્યાર્યું છે પુરુષ માત્ર નું સ્ત્રીના ગુહ્યમાં સ્ત્રીઓનું મન ક્યાં રાત્રિ દિવસ પુરુષના ગુહ્યમાં પ્રથમ બંતીમાં એ જ યાદ આવે ખરું એનો સંકોચ છે પરણવું એટલે ક્યાંય ન જવું જોઈએ તારું મન હાથ પકડ્યા એકબીજાને ઈશ્વર ની સાક્ષી અગ્નિ ની સાક્ષી બ્રાહ્મણ ની સાક્ષી વેદ મંત્ર ની સાક્ષી એ હાલથી ક્યાંય નબળો સંકલ્પ ન કરો કોઈ સ્ત્રી દેખાય પણ મારી માં એનો લગ્ન વિધિ છે સ્ત્રીને એમ છે દુનિયામાં પુરુષ જ નથી આ એક જ મારે માટે પુરુષ છે પ્રતિજ્ઞા નો દિવસ છે લગ્ન એટલે ત્યાં તો આ તમારા ઘરે છૂટ મળી ગઈ હો બ્રાહ્મણ છૂટી ગયા ગયો અને એમાં બધાને જમાડે ચૂક્યા હતા પાછલા ગયા છે મારા લગ્ન હારા કર્યા જમવા ગયા હતા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંવંત બે હજાર ચાલીસ ના પોષવદી બીજ ને શુક્રવાર તારીખ વીસ એક ચોર્યાસી વડતાલ નું અઢારમું વિતરણ ચાલુ છે નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ છે સત્સંગી હોય તેને અવશ્યપણે શીશી વાર્તા જાણી જોઈએ કેમ જે તેને કોઈ પૂછે અથવા પોતાના મનમાં કઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય એ પ્રશ્ન પૂછી ને પછી પોતે જ બોલાવી જો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જ એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા અને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્ર ને શ્રી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્ર ને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષા ને પામા માટે રામાનંદ સ્વામી ના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને તે રામાનંદ સ્વામી ના શિષ્ય અમે છીએ કેવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળ નું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને બીજા અમારા સંપ્રદાયમાં ધર્મકુળ ને સ્થાપન કર્યા એની રીત જાણવી અક્ષરધામ ની શું રીત કોણ રીત ને સંભળાવે જ કોઈ એમાં રીત હું લખે નહીં તો નહીં એમ કે અમે ધર્મકુળ નું સ્થાપન કરી છે અને માનજો સીધું નો લખાય હું કામ એને થતા છે એની એ સમજવી ના પ્રકરણ માં એ ધર્મ મહારાજ નો પણ આ ધર્મ વંશ નથી ધર્મ નો આખો વંશ છે અધર્મ નો આખો વંશ આ તો બંધ બેહરી છે અહીંયા ઓલું પાળવું પડે ને એટલે એ ધર્મકુળ અન્ન લગાડી પાળવું પડે ઓલા ધર્મ ને અમારે તો પાળવું પડે અને આ બધા ને મારા કેટલાય વર્ષ ત્યાં ગોખાવી દીધું કે કોઈ હરિભગત સમજે ધર્મ કોઈ આવે અહીંયા લગાડી દે મારા બેઠો પણ ઈશ્વરે આપ્યો એનો ઉપયોગ જ નહીં કરવાનો અને ત્રીજા અમારા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણ રૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા તે શાસ્ત્ર ના નામ એક તો વેદ વ્યાસ સૂત્ર છે ને વેદ તે શાસ્ત્ર ના નામ વેદ વ્યાસ સૂત્ર શ્રીમદ ભાગવત પુરાણ મહાભારત ને વિશે વિષ્ણુ સહસ્ત્ર નામ એમાં એક તમે રોકું તો બધે તમે જો તમે આખો બોલો તો એમાં નથી ચલાવી લેતા બીજી વાત ક્યારે ચલાવી ના હું એવું બોલતો નથી કેતો આ તો એવું છે અમે જઈશું એ તો એ પ્રભુ પ્રખ્યાત છે અમે જોઈશું કે શીખવાયું નથી પેલા શીખવાનું પેલાથી જ ના ના બધું શું થાય કળિયુગ ને આવવું છે ને એમાં જે લખ્યું છે એ જીવન આમાં સ્વામી બધા શાસ્ત્રો કીધા આમાં વિષ્ણુ સહસ્ત્ર નામ એ તો સ્તોત્ર છે તો એને શાસ્ત્ર કીધું સ્તોત્ર નથી હો જો સર્વ મંગલ સ્તોત્ર છે ને નામ સ્તોત્ર છે પણ શું છે સત્સંગી જીવન નો સાર છે એમ વિષ્ણુ સહસ્ત્ર નામી શું છે અખંડ પુરાણ ના ભાગમાં એનો સાર મહાભારત મહાભારત મહાભારત એટલે જેમ સત્સંગ જીવન નો સારા આ વિષ્ણુ સર્વમંગળ સ્તોત્ર છે એવી રીતે મહાભારત માંથી એને અનુસાર નામો લીધા હજી એ જે મહાભારત એમાં શું કેવા માંગે એની ઉપર સ્તોત્ર રચાયું એક એક નામ જે ગોઠવાયા એ હેતુ પૂર્વક ના છે એમને ભગવાન નો મહિમા નું નામ નથી મૂક્યું તો સર્વ મંગળ પણ એમ જ ગોઠવાયું એક એક નામ એ ભગવાનના ગુણ ચરિત્રો મહિમા એ કેવો છે એને અંગે એ ગોઠવાયા છે એના તો પાઠે થાય ને પારાયણે થાય પણ કરતા આવડે તો થાય એ બધું માલી બધું દેખાડવું જોઈએ ને ખેતી છે ખેતી લાકડાની એમાં હરા હરા ફળ ભૂયા સુગંધ વાળા અને તાળું દઈ દીધું તમારી આગળ મૂકે ખાવ જો સુગંધ આવે છે ને તો ભા તમે ખાવ ને તાળું માર્યું છે સુગંધ આવે હવે ખાવ એ બધા સ્તોત્રો તાળું મારેલી પેટી એનો ખોલે ને તો મારી પાસે નીકળે લેવો ખોલે કોણ સંત હોય ખોલે બીજા કીધું ખોલાયું તમે સંત ખરા ને બધા એવું જોઈએ ને આ તો બધું મહિમાની વાત છે વચનાથ વાંચી જાય ને કનુભાઈ આ તો બધું લાંબુ લાંબુ એક તો અઢાર પેઢી થી તો આપણે એટલા વર્ષો થયા વાંચ્યું છે કઈ છે ન નીકળી ગયા વાંચી હવે એ તમારા આવડાજ માં સમજવું અને ચોથા સર્વે સત્સંગી ના જે જે નિયમ કયા છે તેને જાણવા અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા જાણવા નથી એમ કે જાણતા હોય તો નથી કોઈ જાણતું ભૂલે છે જાણે છે અને સ્થાનક સેવક અને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું જાણવું ખબર પડે ને મધ્યે સેવક નું તો મહારાજે લખ્યું છે કે અર્જુન ને યોગ્ય કરીને નરનારાયણ ભગવાન જાણવા અને રૂકમિણીજી ને યોગે કરીને લક્ષ્મી નારાયણ જાણવા બલભદ્ર યોગે યોગે કરીને રામકૃષ્ણ જાણવા એવી રીતે સેવક નો અર્થ નો ખ્યાલ આવે છે પણ સ્થાનક ને કાર્ય એને હવે એ આ તમારે બધું ભૂખાઈ ગયું છે જાણે બુદ્ધિ છે પણ ક્યાંય જાણવાનું મળ્યું નથી એટલે પછી નક્કી થઈ ગયા તો સમજાય એમ થઈ ગયા એટલે મોટું છે આપ દરેક સમજાવશો તે ખ્યાલ આવશે એટલે એક છે સમજાવશે હે મહારાજ પરોક્ષ એ બધું સારું. એવું? એ બધું સારું. શ્રીજી મહારાજે એ ચરણારવિંદ ની એકેશ્વર ઉપાસના પ્રવૃત્તાવી ને પરમ એકાંતે ભાગવત ધર્મ સાધ્યો છે એટલે હું બોલું એ બોલા પટજી કથા વાંચતો હોય ને બધો એકદમ હું બોલું એટલે હું બોલો ભગવાને માલિકા જ્ઞાન ચંદુ ને ઉતારવા દઉં સુખી મહારાજે બે ચરના અરવિંદ ને લોકેશ્વર ઉપાસના ઈશ્વર એક કે બે એ તો બોલવા શીખ્યા <laughs> ઉપાસનામાં ઉપાસનામાં એક ઈશ્વર સિવાય કોઈને ન હોય એની ઘડીએ બીજાને જોડ્યો તો ઉપાસના જ જુએ રામજી આપડે ડબલ કરી એકાગ્ર કેમ કેવાય એકાગ્ર મને કર્યા એ લાઈને તેના મગજ માં ગયેલી કે આપડે આ માટે ધર્મ ને ભક્તિ જ્ઞાન ને ની પરસ્પર અપેક્ષા દર્શાવી મોકા પાડવાનો હેતુ આ બધા અધિકારી સરખા ન હોય સરખા ન હોય એટલે ધર્મ આચરણ છે ભક્તિ ભાવના છે ભક્તિ ભાવમાં ભાવ બદલે કઈ ભક્તિ આવે તમે માળા ફેરવો સેવા કરો એ ભક્તિ કહેવાય નહીં એમ નહીં આ તો ઉચ્ચ કક્ષાની વાત છે આ સામાન્ય ન સમજાય તમે ગમે એટલી સેવા કરો તો ભક્તિ ન કહેવાય તમારી હૃદયની ભાવના બદલે કઈ ભક્તિ આવે ઘરે ભક્તિ ન થાય એ આરંભ છે દરવાજો બાહુ ખોલવાનું એટલે મહેનત પડે પછી ઘરમાં જવાય આ તો જરા કાંઈ કર્યું તો તમે બધું કરીએ એને વાપરી હાથું કરી આ નથી ત્યાં લગી અને ત્યાં ભક્તિ નથી ભક્તિ ભાવના બદલ જાય ધર્મ હો ભક્તિ હો બધું એકરૂપ થઈ જાય છે માનતા હોય એક એક ની ઉપાસના પણ આ પાછા વચનામૃત માં કોઈ કોઈ જગ્યાએ પ્રકરણ વાદ મંદિરો માં પધરાવેલા પોતાના પરોક્ષ પ્રત્યક્ષ સ્વરૂપો ની સેવા પૂજા વિજય જૂતો વ્યવહાર શુદ્ધિ અને આત્મશુદ્ધિ ની યોજના કરેલી કારણ કે ભગવાન ને માર્ગે જવું ત્યાં પેલો આત્મા શુદ્ધ થયો આત્મા માં કપટ નહીં ચાલે આત્મા હાથા આસન ઉપર હોવો છે હું બ્રહ્મ છું એ દ્રષ્ટિએ પોતે વ્યવહાર કરે અને વ્યવહારમાં કપટ ન જાય વ્યવહારમાં કપટ ન જાય કપટ કહું મહાપૂજા આવી કરી પછી સંકલ્પ ન કરે કે નહીં સંકલ્પ કરી દીધો પચા ફેરા બોલો હામો બેઠો હોય હરાવણામાં ગાય નું દાન કરે કરે પછી શું કઈ ગાયું બ્રાહ્મણ વચને ખડગામ કોઈને જજમાને મળો એવો ને એવો હશે એ આ બધું ભૂલ થઈ ગયું દાન લેવું બ્રાહ્મણ વચને ખડતા તો ચેતમાન વચને દેવી ગાય આપણું આ જ્ઞાન મળતા હોવો છો અને સૌ અધિકારી થઈ ગયા જે માર્ગે સાંપ્રદાયિક પ્રણાલી કામવા અંતે તો એકેશ્વર પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જ ઉપાસના આ ભગવાન એક જ છે એ અક્ષરધામ માંથી અનેક રૂપે હવે સમજો તમે કોણ કહ્યું તો આ કાંઈ આ ભગવાન એક જ છે એ અક્ષર માંથી અનેક રૂપે સ્થાનક સેવક અને કાર્યને અનુસરીને સ્વેચ્છાથી ગુણાધિક ઐશ્વર્ય બતાવીને જુદે જુદે સ્વરૂપે પ્રગટ થાય એમાં માત્ર ભગવાનની સ્વતંત્ર ઈચ્છાથી થતા ઐશ્વર્ય દર્શન ની જ ન્યૂનાધિકતા છે ભગવાન ની ઈચ્છા આમાં આટલું ઐશ્વર્ય રાખવું છે આમાં આટલું એમાં કર્મ કે બીજું કોઈ કારણ નથી એમાં કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ અથવા કોઈ માં પ્રવેશ કરીને પણ પ્રગટે સ્વયં પ્રગટે પ્રવેશ પણ ભગવાન તો સ્વયં એક જ છે અને એ જ માત્ર ધ્યાન કે સ્મરણ ને યોગ્ય છે એ સિવાય કોઈ વારું મારે સાંભળવું બરાબર મારા જવાનું ગળું પહોંચે ને મારે બોલવું આ જ્ઞાન સામે બધાને રડાવે તો હું કહી દઉં તમે શાસ્ત્રીઓ પુરાણીઓ આપણે માર્ગ લીધો અને આમાં નો પ્રવેશ કરીએ એ કેમ હાલે નકરા વખાણ થાય એટલે આનંદ એમાં વખાણ થયા એટલે તાળું દેવાય ગયો એમાં કાંઈ પ્રવેશ ન કરે એ તો તમે થવાના એ મારા બે લોકો ભલા તમે અમારે ઓછે બેઠા છો એટલે મારે તમને સમજાવવું પડે હું જાણું છું કે આમાં ગરીબમાં ન સમજ્યા કોઈ હશે બે ત્રણ જણા સમજેવા થોડું થોડું પણ બાકી આ મહેનત મારી શેની છે કાવડા આનું ખેતી સારું થાય એટલા માટે કહું એ અને આત્મ શુદ્ધિ વ્યવહારમાં શુદ્ધિ નથી તો આત્મામાં શુદ્ધિ છે ત્યાં મહિમા લગાડાય જ કોઈ આપણે શું છે સાંપ્રદાયિક ભાવમાં પડી ગઈ સાહેબ મહિમા એટલે પછી બીજું શંકા ન બોલાય જ નહીં સાધનો અશુદ્ધ છે એટલે સાધ્ય અશુદ્ધ જ છે માની લેવું છે જ્યાં સાધના એ શુદ્ધિ એટલે મેં વાત કરી હતી યાદ હોય સંત ફ્રાન્સિસ અભ્યાદન તમે તો તમે તો બહાર લો એટલે બધું સાંભળો તો કોઈ પણ ધર્મ સંબંધનું કાર્ય હોય અને એ કરવું હોય તો શુદ્ધિ પહેલી જોઈએ અશુદ્ધિ થી ધર્મ સંબંધે કાર્ય ન કરો શ્રીજી મહારાજ ના સિદ્ધાંતમાં એ કલમ જ લખાણ સ્વામિનારાયણ ને ક્યાં ઉજ્યું ઉજ્યું થઈ ગયો નહીં તો પોતાને મળતું હોય તો ગમે કરે મારી પોતાની મેં વાત તો કરી ઘણી વખત તો હું ગુના તેલવાળા હતો એક ભાઈ કે મારી કાલ રસોઈ એ રસોઈ એની હતી તે બધું સંભાળ આખા મંદિર ની રસોઈ કરી દસ દસ રૂપિયા થાય સવારમાં મેં ત્યાં ભાઈ દર્શન આવશે ને બિલ માગશે એનું ગણી લો ગણતા ગણતા બરાબર ગણ્યું માં સરવાળામાં એક પાઈ ઓછી આવે એક પાઈ ઓછી આવે બીજી ત્રણ પાઈ નો પૈસો કે બે પાઈ થાય ત્રણ નો થાય ત્યારે આપણો સ્વભાવ તો કઈ માં હું એટલે આખો પૈસો કરી નાખો ને કઈ એટલે મેં આખો પૈસો કરી નાખ્યો સરવાળામાં એવું હતું કે સરવાળામાં ત્રણ પૈસા હતા અને બે પાઈ એટલે મેં એક પાઈ ઉમેરીએ તો આમાં થઈ જાય એટલે આમ પણ હોય જાય એવું નથી અને બધું થઈ ત્યાં એવા દાસભાઈ માણિકચંદભાઈ ના કાકા હતા એ જાદુ ભગવતી બધી ભગવતી મને શું કરો એ ઘરે બધું મૂકો બીજ થઈ ગયું છે તમે તપાસી ભૂલ નથી ને મને ખબર છે મેં હવે એટલે મૂકી એટલે મેં ત્રણ પૈ કટ નાખી એટલે પૈસો થઈ ગયો પૈસો ઓલામાં ચીડો લાનો થઈ ગયો કઈ અભિન નો કહેવાયો આપણે એવું બિલ ન દેવાયો જે મને સાંભળે પણ પણ ખોટું ન કર્યું પણ દિલમાં ન ચડે આ બધું ક્યાં મેળ મેળવું શુદ્ધિ એટલે એમાંથી કાર્ય અશુદ્ધ જ બને એટલા માટે લીધું ધર્મ સ્વરૂપ ની કામ આવી રીતે કોઈ રીતે ધર્મ માં વપરાય ને ના પડે શાસ્ત્ર માં મહારાજે ચોખ્ખું લઈ કારણ કે એ આપણે ખાઈ છે આપણે વાપરીએ છીએ એમાં આપણી બુદ્ધિ બગડ થઈ જાય છે ને ઉતરો તો બેઠો આપણને જ માલી બામ ઘટતો હોય તો તે કયો જો આ દેવ વહીવટ કરે છે ને કોઈ દિને એને કહ્યું હોય તો કોક નું રસોઈ આવે પેલા તો બિલ જ નથી આપતા બહુ કહે તો બિલ આપવાનું કારણ જાદુ માણસ ઓલાનો વ્યવહાર એટલો હોય કે ન હોય આપણે બિલ દઈએ લંબ દઈ છીએ તો બે પાંચસો ઓછા આવે કાયદો થઈ જ રોટલા એને આપણે બહાર ન પડે એમ આપણે જીવન જીવવું છે હજાર રૂપિયા મારા કેમ થાય આપડે બિલ ચાર હજાર ઉપર આવે તો કે દાળ ભાત રોટલી તો આપડે કરીએ છીએ ને કે રોટલી નો ભૂકો ને પણ ગોળ ઘે ને પણ ઉરી થાય આ ભલે આપણે ધર્મદાના સ્થાનો એ પૈસા લેતા હોય પણ મારી દ્રષ્ટિએ અહીંયા હરિભક્તો કોઈ ગમે એ સાધુ માને રહેલા ને સાધુ માને એટલે એને તો કઈ ખબર જ નથી કોઈ ને એ બધું માટે આવ આંછું આંધળી જ છે કોઈ માલ ને ઓળખતો જ નથી કારણ કે ભલે આપણે કહ્યું હન કર્યું શુદ્ધિ અશુદ્ધિ ની સાથે તો સંબંધ જ નહીં કારણ નહીં એમાં બુદ્ધિ પકડે એ વાત કાર્ય ભોજન પછી જેમ કે આ ભગવાન સેવાનું કાર્ય કર્યો ત્યાં આવ્યું બધા ખોટું ખોટું એ તો અમને મહેનત ન પડે તમે તમને ગોખાવી તમારા છોકરાને તમે રમકડા જુઓ એટલે રમવા માંડે એમાં ઓલા કામ કરવા માંડે અમે તમને રમકડા દઈએ એટલે તમે રીના કરો ભગવાન આવા સમર્થતા અને આવા સ્થાન વિનય છે કે આવું કેવું છે મોટી વસ્તુ છે નો એવી છે પણ એમાં માથા જ્ઞાન માર્ગમાં જ્ઞાન સંતો ને ઘસવા દઈ હોય ત્યાં તો કામ રહે જ્ઞાન રહે આપડે સમજો કામ લાવડો કેવું કે લાવડા પણ આ લાંબા કાળથી આપણે ધર્મી ધર્મી ને એવું ધર્મી દીધું એટલે આવડાય પણ એમાં દુઃખ ખસે જ નહીં આવડા કોઈ અને એ પાછું પૂર્ણ માને બરાબર આપણે બરાબર નથી સમજે મનમાં અને કે તો એમાં દુઃખ થાય ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય અને આ સ્વામિનારાયણ નો ધર્મ એને સામાન્ય જનતા સમજતી હશે જો આ સામાન્ય કહું આને ભગવાન નો પૂરો કબજે અને ગોવિંદભાઈ કેમ રીતે પણ ખાતો ખર્ચો એટલું ઊંઘાય છે એને ના પાડું એમ બોલે તો આપડે ના કેમ પાડી ભયા